બીજા પુસ્તકો અને તે વિજ્ઞાન અને તે જ મોક્ષ નો હેતુ છે પછી બીજી વાતમાં બધું અનંત અવતારથી ભટક ભટક કર્યો છે અને જયારે જરૂર જરૂર હવે સાહેબ જ્ઞાન હાજર થતું નથી એ જ્ઞાન ને કરવાનું જ્ઞાન તેનું નામ કહ્યું કે અને શ્લોક તમે થાય છે તરત એવું થયું એટલે જે આત્મજ્ઞાન છે તે અક્ષરો ની પારખ છે એટલે જે આત્મજ્ઞાન છે એ અક્ષરોની બહાર જ છે આત્મજ્ઞાન જે છે એ અક્ષરોની બહાર જ છે અક્ષર અક્ષર શબ્દો અક્ષર બંને ઉપર છે અક્ષર અક્ષર શબ્દ પણ સર અને અક્ષર બંને ની ઉપર છે શું કે બંને ની ઉપર હા સર ને અક્ષર ઉપર જેટલા આ ક્ષર છે ને ક્ષરના માટે કઈ લખવું પડ્યું નથી લખવું પડ્યું અક્ષર માટે શું બરોબર પણ અક્ષર થી પર છે ક્ષર અક્ષર થી પર છે અને જગત આખું અક્ષર માં સપડાઈ ગયું અક્ષર એ પછી કમાવતો શાસ્ત્રો વાંચો કે માવી ના વાંચો પણ બધા અક્ષર માં ગયા બરાબર કશું ફળ આપે નહીં ઠંડક આપણે ખાધી પાંચ હશે કરીએ કારણ નાની પુરુષની વાણી છે ને અંદર ઠંડક હાજર થાય નહીં ખરે ટાઈમે હાજર થાય નહીં મૈયા ક્રોધ ક્રોધ મારનારા લોકો ઓછા થાય નહીં મતભેદો ઘટે નહીં ખબર નહીં સ્વતંત્ર ઘટે નહીં આ તો મનમાં પછી માને કહેવાનું કે ભાઈ જરા સારા કંટ્રોલ ના કરેલા કરેલા પણ આપણા છે રોકે પામે અવશ્ય બહુ તું સતત ને રોકી નહીં ત્યાં સુધી મોગ તારો પોતા તું તારે સતન કર્યા મેં પુસ્તક અને તેને બધું સતન કર્યા કરું શું કે છે પુસ્તકો મેં લખ્યું આ તમારા માટે તમારા નથી બધા બધા પત્રો લખેલા હતા અને તેની એક બાજુ જીવન રાખતું છે કે ઓકે તો આ બધા વસ્તુ અને સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે બંધન છે એ સતન છે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં તે બંધન છે એમ અમારું હૃદય છે એવું પહેલા પોતે પોતાની મેરે દવા બનાવી મળી દવા જેવું શાસ્ત્ર એમાં દવા લઈ કમના કિનારા ફીટી જવાનું આવા મનોજ જરૂર વગેરે ગમે છે કોઈ પણ શાસ્ત્ર વગેરે કરે છે કોઈ પણ શાસ્ત્ર નું એ બધું સ્વચ્છંદન સ્વાધ્યાય કરે હવે સ્વતંત્ર જ્ઞાની ના આધારે સ્વતંત્ર છે લોક ના આધારે સ્વતંત્ર ના કેવું કારણ કે નહીં તો પછી આ સ્વાધ્યાય છોડી દે રમી રમા જતું રહેશે એની તો તેનું દેશી ચાલવું જોઈએ માટે આ રાત કરવા જોઈએ ને જેમ તેમ બરોબર થાય છે એને સ્વાધ્યાય કેવો ભાઈ સ્વાધ્યાય કરો ભાઈ પણ જેને મોક્ષે જવું હોય તેના સાથે હેલ્પ નહીં કરે ચિંતન મનન એને મદદ કરે પોતાનું સ્વચિંતન મનન આત્મશોધન એને પોતાને ચિંતન મનન આત્મશોધન એ મદદ કરે ખરું ચિંતન મનન આત્મશોધન શોધન તો હોય તો નિરંતર તે છોડ ભગવાને કર્યું છે નિરંતર એટલે રોજ બે ચાર પાંચ કલાક હાથે લાગી કેવું પછી બીજું બધું વેપાર કરે બીજું કરે ધંધા રોજગાર કરે પણ જયારે ચાલે ચાલતા ત્યારે ચાર કલાક હાથે રહી ચાલે એને આત્મશોધ કહે એવી કરનાર હોય તો ચાર ભાઈ પૂછે છે કે સ્વાધ્યાય નુકસાન શું સ્વાધ્યાય કરવાનું નુકસાન શું કે છે નુકસાન નહીં સારું છે કુંડે બંધાય ને કુંડે બંધાય આપડે આ તો બહુ સારો બને બધી વ્યવસ્થા બને સ્વાધ્યાય ઊંચી વસ્તુ છે જો નુકસાન લેવા ને સ્વાધ્યાય ઊંચી વસ્તુ કેમ તમને નુકસાન લાગે જો મળતું હોય એને સ્વાધ્યાય ઓમ નમ શિવાય કૃષ્ણ એમાં ભાવ જાગે જ નહીં ઓમ નમ શિવાય શ્રી કૃષ્ણ શરણમ એ બોલીએ તો એમાં ભાવ જાગે કે નહીં બધું લાભકારી બધું સુખકારી રાજાના સાથમાં જવું છે રાજા થવું હોય

હવે જે કરવું રાજા થવાનું જે રાજા થવાનું રાજા આપણે કહ્યું રાજા કઈ રાજા થવાય નહીં ને શરૂઆતમાં તો રાજા કઈ થવાય નહીં ને શરૂઆત માટે શું કરવું ચોપડી આપો આપણે કસાય નો અભાવ કરવો છે કસાય મંદ કરવા છે તેને બદલે આપણે બધો માલ નથી શું બરોબર હા રહેવું છે માન માન કીર્તિ ના ભૂખ્યા છે વિષયો ના ભૂખ્યા છે પહેલા સંસાર બધી સ્થિતિ વાંધો નથી પછી કસાય થવું હોય કસાય ચિંતિત માત્ર દુઃખ ના થાય એક ચિંતા ના થાય એક ચિંતા ના થાય એવું એવું વિજ્ઞાન હોવું જોઈએ એક ઉપાધિ ના થાય એક મુક્તિ આપણે થઈ ગઈ લાગે મુક્તિ ત્યાંના બોટ ને શું કરવાનું શું ભરો છો ત્યાંના બોટ નો હા ત્રણ લેવા છોકરો તો તારા મોટું શું દેવાનું બધા છોકરો દાખલા છે પડી આપણે આત્મા શાંત પરિણામમાં બેઠા હોય બહારનું નિમિત્ત બહારનો માણસ કોઈ ક્રોધી આવ્યો બીજો કે કોઈ તો એને દિલગીરી થઈ જાય તો એ આત્મબળ ઓછું કે એ આત્મબળ પર વિજય મેળવવા માટે કસાય થઈ જાય તો એને વિજય મેળવવા માટે જ્ઞાન બળ મેળવવું કે નો એવું કોઈ ઉપાય નહીં પણ આત્મબળ કે છે કોઈ આપણે શાંત સ્થિર બેઠા હોઈએ તે વખતે બહારથી કોઈ ક્રોધિત આવ્યો હોય તો તે વખતે છે તો આપણા પરિણામ બદલાય તો એના માટે આપણે શું આત્મબળ વધારવું જોઈએ કે આપણા પરિણામ એના માટે ઉપાય આપણે જ્ઞાન બળ કે આત્મબળ ને તે સમયે કયો કયો ઉપાય એ વખતે કયો ઉપાય કરવો આત્મવીર્ય નો ભાવ છે આત્મવીર્ય નો ભાવ છે આત્મશક્તિ નો ભાવ પછી આ તેજને આપજો તમને કહ્યું હતું ને છપો એમાં રહી ગયો છે આના પછી એના તરફ ભાવ અભાવ કરજો તો એ આત્મવિર્ય ભૌતિક સુખો નો અભાવ કરે તો આત્મવિર્ય આત્મવિર્ય ખલાસ થઈ તેનું કારણ છે ભૌતિક સુખ નો ભૌતિક સુખમાં જ એનો રાત્રે છે જ ભૌતિક સુખ પછી આત્મવિજય તો પછી જ્ઞાની પુરુષ ની પાસે જવું એટલે તમને સંપૂર્ણ આત્મવિધેવાન બનાવી શકે જ્ઞાની પુરુષ ની પાસે શ્રીમદ રાત્રે કહ્યું જ્ઞાની પુરુષ એક કલાકમાં મોક્ષ આપે છે શું પણ એ જ્ઞાની કેવા હોય એને ત્યાગા ત્યાગ સમજવે નહીં એમને ત્યાગે ના હોય ને અત્યાગે ઉદય કરના કેવા હોય ઉદય ત્યાગ ઉદય કરના જેમ ઉદય ફરે તેમ મોટું થઈ જાય મોટું થઈ જાય ઉદય કરના આધીન ત્યાં જ્ઞાની શ્રીમદ રાત્રે એ કહેવા માંગે છે ચિત માત્ર કરે છે તેના જ્ઞાની નથી પોતે લખ્યું જ્ઞાની પુરુષને ત્યાગા ત્યાગ સંભવે નહીં કિંચિત માત્ર છે ત્યાગ ત્યાગ જ્ઞાની પર ધરાય નહીં તથા ક્રમિક માર્ગમાં જ્ઞાની પદ કેવું પડે છે એ માર્ગ મૂળ માર્ગ જ્ઞાની પદ કેવું પડે છતાં બાકી ખરા સંપૂર્ણ જ્ઞાની કોણ કે જેને ત્યાગ ત્યાગ ન સંભવે છે એ શ્રીમદ રાખશે પોતા પણ નથી ગ્રહા નથી ખબર એવી આશ્ચર્યની પ્રતિમા કહેવાય કે આશ્ચર્ય આ કારણ મોટું રાષ્ટ્રીય ને એવી ગતિ માં અને અને તેમની પાસે જ્ઞાન દર્શન સાયન્સ સાંભળે તો કલ્યાણ થાય એ સુણે એ સદે એનાથી કલ્યાણ થાય શું કે જ્ઞાન દર્શન સાયન્સ જગતમાં હોય શકે નહીં જે જ્ઞાન રચન ચારિત્ર છે એ સ્વતન થી વિટેલા છે સ્વતંત્ર પોઈઝન હશે જ્ઞાન રત્ન ચારિત્ર કેવું તમારો શબ્દ ભગવાન એ વખાણા પરિણામ ના બદલાય તે જે તપ થાય છે એને ભગવાને તપ કર્યું આ તપ જ નહીં આ બધા તપ નહીં વાંકે દેખાય એ તપ ગણાય જ નહીં વાંકે દેખાતા કોને હમણાં તરત એ તપ ભગવાન નથી કર્યો એ તપ છે સંસાર હેતુ છે શું કે સંસાર હેતુ એટલે પુણ્ય ફળ આપે છે પુણ્ય ફળ આપે છે તપ કે છે જ્ઞાનીઓ જ્ઞાનને તપ લખ્યું છે જ્ઞાનીઓ એક જગ્યાએ એવું લખ્યું છે કે જ્ઞાનીઓ જ્ઞાનને તપ કે છે જ્ઞાનીઓ જ્ઞાન ને તપ કે છે ના એવું કોઈ જ્ઞાન તો જ્ઞાન જ હોય જ્ઞાનમાં તપ નથી તપમાં જ્ઞાન નથી શું કહ્યું શબ્દ તપેલો હોય ને જ્ઞાન કેવું હોય જ્ઞાન પ્રકાશ પ્રકાશ હોય બાળવા માટે આ તપો કરનારા માણસ આવ્યા હોય તો તમે પૂછવા જાઓ ખુશીઓ નહીં એક તો તપેલા હોય અને તમે પીડી ભરવો તો એક તો તપેલા તો શું વાત એટલે તો ના બોલાય તમે જેટલું દેખાય એટલું બોલી ગયા જોઈ લીધું મંત્રનો ઉપયોગ કરવો ગુરુએ મંત્ર આપ્યો હોય એ મંત્ર નો ઉપયોગ આની સાથે કરવો ગુરુ મંત્ર ગુરુએ આપેલો મંત્ર હોય આની સાથે એનો ઉપયોગ કરવો આપણે લાભ કરવો ના અસર ગુરુ મંત્ર આપે જેટલા જોઈએ એટલા આપે મંત્ર કારણ કે શું જવાનું ખરે એ વેપાર લઈને બેઠેલા તમારો એટલે આપે આપણને ફળદાયી થતો હોય રવા દેવો ના ફળદાયી શું કહ્યું કોકત માણસ વેપારી ના હોય અમારી દે આપણને ગુરુ ગુરુ કોકત માણસ હોય વેપારી ના હોય એવા ભાઈ ઘણા ઘણા વેપારી સ્ટેટમાં હોય ક્યાં હોય વેપારી એટલે તમે આપણે માફક આવતું કરવું ના બાબત એવું કશું આપણે છે નહીં આપણને માફક આવ્યું નહીં જોવાનું છતાં વકીલાત કરવા છતાં જજની વકીલાત કરે છે નિરંતર સંયમ કહીએ છીએ શું કહું એક ક્ષણ સંયમ કરે નહીં રાતે ઊંઘે થતા સંયમની બહાર નહીં રાતે ઊંઘો થતા સંયમની બહાર એમને શંકા પડે કેવી રીતે કેવી રીતે એમને મતલબ કેવી રીતે ભાવ કેવી રીતે ભાવ નથી ઊંઘતા પેલા સંયમમાં હતા ક્યાં હતા અને ઊંઘી ગયા ઉઠ્યા ત્યારે સંયમમાં હોય તો વસ્તુ પેલા સંયમમાં જ હતો શું કહ્યું રસ્તો કાળ જ હોય ઊંઘતા પેલા સંયમ હોય અને પછી પેલા સંયમ ચાલુ નિરંતર અમે ચોવીસેય કલાક નો સંયમ અમારે જો અમારી જોખમદારી કોઈ જગ્યાએ અને જે આ સંયમ કહેવામાં આવે છે એ લૌકિક સંયમ છે કેવા છે લૌકિક એટલે લોકમાં કહેવાય બાકી ખરી રીતે ભગવાન કહે સંયમ ભગવાન તો સંયમ કોને કે ક્રોધમાન માયા લોક ને સંયમ કરવા એનું નામ સંયમ ક્રોધમાન અક્ષાય સંયમ કરવા એનું નામ સંયમ બાકી ઇન્દ્રિયો નો સંયમ કરવાનો ઇન્દ્રિયો નો ત્યાગ કરવાનો જો ક્રોધમાન માયા લોક નો સંયમ કરવો એનું નામ સંયમ કે આમને સંયમ તમારે વર્તે એ સંયમ ધીમો આ સંયમ ધીમો સોળ પ્રકારના ક્રોધમાન માયેલો જાય નવ પ્રકારના ન કરતા જાય એના જેવો મોટો સંયમ કરવો જે ભગવાન ને મારી નતો એ સંયમ તમને વર્તે પ્રકાર સમજમાં ફેર ઓછી હોવાથી એનો રાહ ઓછો ઓછો મળે જેટલો સમજે તો રાહ કે હું શું કમાયો પાંચ લાખ ડોલર પછી પાંચે મળે છે કે હજાર માં શું ખબર એક પણ દુઃખ સંસ્થાનું કોઈ દુઃખ અડે નહીં એનું નામ સંયમ ક્રમિક ભાગમાં સંયમ છે ને તે અહંકારે કરીને સંયમ કરેલો દેહ ને સંયમિત કરે મન ને સંયમિત કરે વાણી ને સંયમિત કરે એ સંયમ ના કરે સ્ટ્રગલ એનું સ્ટ્રગલ કર્યું કહેવાય સ્ટ્રગલ હા અંગ્રેજ છે તો બધા હા આપ્યું દાદા ભગવાન હાજર થાય જરૂર અમદાવાદમાં કેટલાય લોકોને ઘેર દાદા ભગવાન હાજર દર્શન આપે એ શું કહેવા માંગે છે

આપનું સરનું આપનું સરનું અંગીકારો છો ચરણ ચરણાવીને એટલે આપનું સરનું હોજો સરનું નિરંતર <coughs> પછી છે કે તમે તમે જેવી કર્યા કરો એવું કર્યો અમારે તમારી જે દરિયા છે એ દરિયા આપણી વૃત્તિ હા છે આપણી દ્રષ્ટિએ જ અમારી દ્રષ્ટિ બરાબર છે સાથે સાથે બધા જોડે કામ કરતા હોય ને કરતા હોય ઉપદેશ આપવા જાય બીજા વિષય દખલ છે દખલ દખલ મનની દખલ છે દખલ કર્યા કરે આખું અંતસ્કરણ તાર સમજી જાય તારે પેલો વિચાર આવે ને વિષયનો તો પેલું અંતસ્કરણ આખું મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું એમાં પરવાઈ રહે પછી ખસે જ નહીં આગળ છે વિચાર વિચાર વૈરાગ વૈરાગ ચીતરી જશે એ ગમતું કેવી રીતે નીકળે તારે ગમતું કેવી રીતે જાય સીધું હાથ સીધું હાથ બરોબર બહુ જબરજસ્ત ભાગ મૂક્યો છે નિશ્ચય ઉપર નિશ્ચય આવે તો બધું બદલાઈ જાય હા બધું આપણે એક જવાબ આપ્યો છે કોઈ ભાઈ પૂછ્યું છે કે આ તો બધું કે કર્મને આધીન લઈને જ હોય ને તો આપણે કહ્યું હતું કે બીજું બધું કર્મને આધીન છે પરંતુ આ વિષય બાબત એકલું ફરી શકે એવું છે એ નિશ્ચય હોય તો અને જ્ઞાની કૃપા હોય તો નાના છોકરા છે તે ભૂખ લાગી હોય દૂધ પેલા આપે છે પણ હટે પેલા પછી દૂધ પીએ જ નહીં ભૂખ લાગી છે તો અઠે ચડેલો શું કરે ના પીએ નિશ્ચય કઈ નાખ નહીં નીચે છોકરો ભૂખ લાગી જશે કે જવું થઈ ગયું મને નહીં પીવું ચાલી શકે છે તો બરકત દ્વારા માણસ ને ચડી ગયો ત્યારે નિશ્ચય છે એટલે આ બધું મનનું સાંભળ સાંભળ કરે એટલે નિશ્ચયમાં કચાશ વર્તે ને મનનું જો ના સાંભળે તો મનનું સાંભળે ને તો તો પછી નિશ્ચય નિશ્ચય તરત રહે જ મનનું સાંભળે તો બની ગયું સાંભળવાનું મનનું સાંભળવાનું નહીં આપણે વાત કહી ને મનનું સાંભળવું જ નહીં કોઈને સાંભળવું સાંભળનાર કોણ દાદા આ મનનું જે સાંભળે છે ઢીલો થઈ જાય છે કોણ જો ઢીલો થઈ જાય છે ઢીલો કોણ થાય છે ઢીલો થઈ જાય છે ઢીલો થતો મળે પણ તું કહું છું હું તું મને થયું એમ કહું છે તું તો પડે ને મને થાય છે એમ કહું મને આવું થાય છે તું કહું છું ને રોજ પોતે આત્મા થઈ જાય પછી કોઈ નથી વળે શક્તિ નહીં કોણ છે ખરું કે આ વસ્તુ સારી છે ખરાબ છે બધું બતાવે છે અંદર એટલે મને તો કોણ છે આ અત્યારે પેલો વિષય નો વિચાર આવે ને તો વૈરાગ આવે ને બીજું બધું સારું અવળું બતાવે દલાલી મળે એટલે કોની દલાલી આપણી આપણી એટલે બીજો માણસ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત લાલચ વાળા દલાલ કારણ કે આવું ઘણી વખત છે તારે કોઈ ના આવું જલ્દી પણ હશે નિશ્ચય પણ કરો કે હશે તું માં પણ ધનશો ને નિશ્ચય કર્યો કોઈ પણ માં ભગવાન આવતા નહીં નિશ્ચય મળ્યો કે છે પૂછવાથી થઈ જાય પૂછવાથી આ તો ઘણી વખત મારે આવું બનતું એવું ખબર બીજા કોની બીજા કોની તો સિદ્ધાર્થભાઈ સિદ્ધાર્થભાઈ હજુ મહેમહેશ થઈ દાનત ચોર આ છે શુદ્ધાત્માની તો નથી એ સમજમાં છે કે આ શુદ્ધાત્માની નથી પણ આની તો છે ને દેહ છે નિશ્ચય કોનો આ ના જોઈએ તે એનો છે આપો હા આ નિશ્ચય ઢીલો પડે વાંધો છે દાદા આ છોકરું રીત નોન છોકરું અઠેતેર વર્ષ નિશ્ચય કેવો રહે હા જુદી નામ આપડે ગલી બધી કરીએ તો ના જોયેલું ને તેને જોયેલું છોકરા છે એ નામ નિશ્ચય શું નહીં જઈએ ચોપડી માટે તો એને નહીં જઈએ બોલવાની જરૂર જ્ઞાન જ એમ કે ઉલટી થાય એમ કેમ ભણાય તે બધા આવા વિચારો ના આવે એક વખત મનમાં વિચાર આવે તે બધા આવા વિચાર ના આવે ખરાબ છે બધા સમજી જાય આ ઘર સારું મારું જર આપણું રક્ષણ કેટલું કરે છે દલીલબાજી કરે છે વકીલાત કરે છે કે નિશ્ચયો બધા કરે છે નિશ્ચય છે થાય કરે દલીલ નો દલીલ એની પર અપીલ નહીં નહીં એટલે નહીં એટલે નહીં ઘણી વખત આવો નિશ્ચય કરીએ છીએ દાદા હું નિશ્ચય આવું ઘણી વખત કરું છું આવું બોલવું એટલે પછી નિશ્ચય ઉડી જાય સમજી જાય કે માણસ ટેકાળા અંદર કરતો રહેવાનો નિશ્ચય માનું હવે બધું બોલું છું પુરાવા બધા જે થાય એ તો કેવું જોઈએ ને દાદા પણ થયું એને કહ્યું તેમાં જોખમાય જે થાય એ તો જોવા જેવી નથી જોઈ બાજુ કે એટલે પછી ફરી સાયકલ ઇફેક્ટ પડી એટલે તિરોધક થઈ પેલા જોખમદાર ને આપડે આજે મહેશ ને વિચારો આવે વિષય સંબંધિત જે આવા વિચારો આવે છે પછી એવું થાય હવે કેમ આવે છે વિચાર આપડી સહી નથી બોલો તેના કરે આવી વાત જ ના કરે આવી વાત કરે ને તે જો જે કરે છે ને આપણે તે જો સાયકલ ઇફેક્ટ પડ્યા કરે જે વિચાર આવે કાઢી નીકળ્યા જોવા અગર મારું કરું એમ કહી દઉં છૂટું અપઘાતી નિશાની કહેવાય અપઘાત કે નથી માણસ એમ સમજાવ્યું કરે માણસો પૃથ્વી પ્રવાસી કહેવાનો ના કહીએ તો આપણે એના માલિક થતા રહ્યા આપણે ઘણી વખત વિચાર વિષય સંબંધી વિચાર બહુ જોખમ છે આ બધું સાંભળેલું ને એટલે હા ભાઈ જોખમ છે ને ખરે તો જોવા જેવું નથી અડવા જેવું નથી એનો હાથ કરવા હાથમાં કરવા જેવું એમને શું જોખમ એટલે જોવા જેવું હાથ ગાળવા જેવું નથી હા મન મન જો વિચારો કરતો ને તો જોવા જેવું નથી અડવા જેવું નથી એમ હાથ કરવા જેવું તેને બધા હરડે છે પછી મૂકી દેશે પેટીમાં પછી પાછી પેટી લાવી મૂકી બહાર કાઢી દેખાડ છે જાણ પણ થાય કે આવા બંને વિચારો આવે છે વિષયના બંને આપણે શું તો આપણને ખબર પડે છે ખબર પડે છે એ એમના બધા આપવા ને ખબર ના પડે આપવા શીખી કેવો માણસ ભૂલ કઈ થાય છે આમાં બધી કઈ થાય પણ ભૂલ ભૂલ થઈ એ બીજી કઈ વિચારો જે આવે છે જોવાના આપડે વિચારો ગમે છે ગમે છે ગમે એ આપણે જોવાનું છે એ આપણે આપણને ખબર પડે છે ના એ આપણે ખબર પડે ને એ આપણે જોવાની જરૂર ને લઈ જાય બરોબર ભર્યા ચાલ્યા તો આપણે સ્ટેશન પર જવું હોય તો અહીંથી આમ ફેરવું પડે આપડે પણ મન કરી આ કઈ કાલે આમ ગયા હતા બરાબર આમ ફરે શું કહે એને ગમે હવે મારે શું થયું જે કામ જવું ત્યાં ફેરવાનું એ ફેરવવાને તો છે એ બાજુ જવું જ નથી પણ અંદર અંતસ્કરણમાં બધું ચાલ્યા કરે છે ચાલે સારું ચાલે સારું જોયા કરવાનું જોયા ચાલે વિચાર કરે આને કદાચ ટાઈમ હવે માણસ તો ચાલે નહીં આવું એટલે કે અમુક સંજોગો એવા હોય તો આવો વિચાર ફૂટે છે આવા સંજોગો એવા હોય એટલે વિચાર ફૂટે છે વિચાર ફૂટે તારે છે મન ને મારું ન લેવાનું એક જ વસ્તુ કોઈ ના થાય ના ગમે ખરું કશી થઈ જાય આપણે આપણે શું આપડે આત્મા શું શ્રીરામ સહાનીને ત્યાં નવજીવન વડોદરા સવારે વાંચેલું છે ને એટલે બરોબર સમજમાં આવે છે બરોબર તે છેવટે બુદ્ધિ ને ખલાસ કરવાની છે એ કે છે કે અમે બહુ શાસ્ત્રો એનું વાંચન કર્યું છે પણ પછી એમ થયું કે છેલ્લે આ સ્ટેજ થી આગળ જવાનું છે પછી લિમિટ આવી જાય છે શાસ્ત્રો ની સહજ સહજ વાળી નીકળેલી ભગવાન ની લખી બુદ્ધિ વાળે શું કર્યું લખી બુદ્ધિ વાળા લખી એટલે અસહજ થઈ ના કામ થાય છે બુદ્ધિ ખરાબ થયા પછી સહજ વાણી થાય તમારી બુદ્ધિ બિલકુલ ખલાસ થઈ ગઈ તાર બહુ હતી તો ખાલી થઈ ગઈ બુદ્ધિ કેવી રીતે ખાલી થાય કોઈ કહે છે મારે બહાર ખાલી કરવી છે એટલે પૂછ્યું કે મારે બુદ્ધિ ખાલી કરવી છે તો જે બન્યું એને ન્યાય ગણવામાં આવે તો જ બુદ્ધિ ખાલી થાય એનો ન્યાય પડે નહીં જે બન્યું એને જ ન્યાય ગણવામાં આવે આપ તો હું શું કહેવા માંગુ આપ્યા હોય પાંચસો રૂપિયા તે માણસ પાસે બે વર્ષે ઉઘરાણી ના કરે છતાં કોઈ ભેગા થયા તો કરી શું કે પેલું હવે આપી દેજો એમ કે રાજભા આવ્યા હોય તો પેલો શું કે શું આપી દેવાનું કહો છો તો આપણે કે તમને પાંચસો લઈ ગયા તે ત્યારે તમે મારી પાસે જ લઈ ગયા હતા તમે ભૂલી ગયા લાગો છો એટલે તમે મારી પાસે જ લઈ ગયેલા એટલે આપણે સમજી જવાનું કે આ કરે પાંચસો આપી દેવાના બોલે બુદ્ધિ ગઈ બરાબર જો બુદ્ધિ વધે નહીં આ બુદ્ધિ ઓછી થવાનો આભાર રસ્તો આ અમે જે કરેલો તે રસ્તો આ ખરે એ બધી બુદ્ધિ ઘરે બહુ પાડી દુનિયામાં આવા માણસો આખા હિન્દુસ્તાન છે ને તેમાં આવા માણસો બહુ બસો નીકળે વધારે કારણ કે આ નલાયક ના પ્રસંગ આપણને થયો છે ત્યાં પાંચસો થી છૂટી જતો હોય તો બહુ સારા સારું છે બરાબર આ પ્રસંગ છૂટી જવા માટે પાંચસો ને પાંચ હજાર આપવા જોઈએ